શ્લોક number one not one and one not two એતેષુ યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણી સ્યુસ્ તથા ભક્તિવિરાગયોઃ મંતવ્યાની પ્રમાણાની તાન્યેવેતરવાક્યતઃ धर्मेण सहिता कृष्ण भक्तिकार्येति तद्रः આ શ્લોકોનો ભાવાર્થ એવો છે કે જે સાંપ્રદાયિક સિદ્ધાંતના વાક્યો હોય તેને અનુસારે તેને અનુસારે જ શાસ્ત્રોના બીજા વચનોનો સમન્વય કરવો જેમ કે કંસ જરાસંઘ કાલ્યવન અને સાલ્વની આગળ ભગવાન શ્રીકૃષ્ણ ડરીને ભાગ્યા હોય કે અજ્ઞાની મનુષ્યની જેમ મોહ દેખાડ્યો હોય તે ચરિત્રોને વર્ણવતા પ્રસંગોમાં ભગવાનના અપકર્ષ ન્યૂનતા જેવું આભાસે છે ભગવાનમાં અપકર્ષ ન્યૂનતા એવમ વદંતી રાજર્ષે ઋષય કેચનાન્વિતા યસ્વા વાચો યશ્વવાચો વિરુદ્ધ યેરન નૂનમ તેન સ્મરંત્યુ સ્મરંત્યુત ક્વ શોક મોહો સ્નેહો વા ભયમ વા યજ્ઞ સંભવાહ ક્વ ચાખંડિત વિજ્ઞાન જ્ઞાનેશ્વર્ય જ્ઞાનેશ્વર્યસ્વખંડિત હે પરીક્ષિત પૂર્વા પરનો વિચાર કરવાવાળા કેટલાક ઋષિઓ એમ કહે છે કે તે લોકો એ વાતને ભૂલી જાય છે કે શ્રીકૃષ્ણની બાબતમાં ગૌણતાભર્યા વચન કહેવા તે એમના જ વચનોથી વિરુદ્ધ બોલી રહ્યા છે અજ્ઞાનીઓમાં રહેનારા શોક મોહ સ્નેહ અને ભય તે ક્યાં અને શ્રીકૃષ્ણ ક્યાં જેના જ્ઞાન વિજ્ઞાન અને ઐશ્વર્ય અખંડિત છે એકરસ છે આ રીતે સિદ્ધાંત વાક્યોને બળવાન વાક્યોને બળવાન પ્રસંગ હકીકતોને અનુસારે નિર્ણય કરવો <coughs> સિદ્ધાંત વાક્યોનો નિર્ણય બળવાન પ્રસંગોને અનુસાર કરો એમ પ્રભાસ ક્ષેત્રમાં ભૂભારહ ક્ષપિતો યેન જહો તચ્ચ કલે વરમ જે શરીર સ્વીકારીને તેનાથી આ ભૂમિનો ભાર ઉતાર્યો હતો તે શરીરને ભગવાને ધજી દીધું આ લીલાના પ્રસંગમાં કહેલા આ વાક્યોથી એવું આભાસિત થાય છે કે ભગવાને જે આ શરીર છોડ્યું તે તો બીજાના માયિક શરીર છૂટે તેના જેવું જ હતું ભગવાનના શરીર ભગવાનનું શરીર એ કંઈ દિવ્ય વિગ્રહ ન હતો પણ આ લીલાના પ્રસંગનો મુખ્ય અર્થ આવો થતો નથી મર્ત્યેન યોગ ગુરુસુતમ યમલોકનિતમ ત્વામ ચાનયત શરણદહ પરમાસ્ત્ર દગ્ધમ જિજ્ઞાંત કાંતકમ મપિશ અવા जिज्ञेन्तकान्तकमपिशमवास्मवास्मनिशः किं स्वावने स्वरनयन मृगयं सदेहं राजन् तनुभृज्जननाप्यद्येहा માયા વિડંબનમ વેહી યથા નટસ્ય સાંદીપની ગુરુનો પુત્ર યમપુરીમાં ગયો હતો તેને શ્રીકૃષ્ણ મનુષ્ય દેહ સાથે પાછો લાવ્યા હે પરીક્ષિત તમારું શરીર બ્રહ્માસ્ત્રથી દાઝી ગયું હતું તેને તે સારું કરીને જીવિત કર્યું વાસ્તવમાં તેમની શરણાગત વત્સલતા જ એવી છે કે જે કાળના પણ કાળ શંકરને યુદ્ધમાં જીત્યા હતા જેણે પોતાના અપરાધી શિકારીને પણ સદેહે સ્વર્ગમાં મોકલી દીધો તે શ્રીકૃષ્ણ શું પોતાનું રક્ષણ કરવામાં અશક્ત હોય નટ જેમ અનેક પ્રકારના વેશ બદલતો રહે છે પણ તે બધા વેશોથી નિર્લેપ રહે છે તેમ ભગવાનને જન્મ લેવો લીલા કરવી અને તેનો ઉપસંહાર કરવો આ બધું તેમની માયાનો વિલાસ માત્ર છે શું કીધું ભગવાન જે કંઈ ચરિત્રો કરે છે આવા એટલે એમનો ખાલી વિલાસ માત્ર છે એમની શક્તિ તો અલૌકિક છે આ હું સમજવાનું એટલે જે ચરિત્રો કરતા હોય એમની શરણાગત વત્સલતા કે એટલા માટે સમજવાના બધા નથી જે બળવાન પ્રસંગ હોય એનું ગ્રહણ કરવાનું બળવાન પ્રસંગથી એના એના સ્વરૂપનો નિર્ણય કરવાનો કોને આપણે આપણે એના બળવાન પ્રસંગો હોય એનાથી નિર્ણય કરવાનો એના નબળા પ્રસંગો હોય એનાથી એનું માપ ન કાઢવાનું નિર્ણય કરવાનો એટલે શું કરવાનું એનું માપ કાઢવાનું એનું માપ કાઢવાનું શ્રી કૃષ્ણ કેવા તો ભાગી જાય એવા કે એમ એમ પાસેથી ગુરુનો દીકરો લઈ આવે એવા એમ કેવા એમ પાસેથી તો ભાગી જાય એવાનું શું હે બળવાનું ભાગી જાય એવા એનું શું કરવું એમ એ ભગવાનનું મનુષ્ય નાટક કહેવાય એનું સ્વરૂપ નિર્ણય નથી આ પ્રમાણે જ ઉવાહ કૃષ્ણો ભગવાન શ્રી દાબાન શ્રીદામા શ્રીદામાનમ પરાજિત હારી ગયેલા શ્રીકૃષ્ણ ભગવાને શ્રીદામાને ઉપાડ્યો હારી જાય એવા છે એમ આવા સમગ્ર લીલાનુકરણ વચનોને યસ્યાનુભૂતિ કાલેન લયોત્પત્યાદિનાશ્ય વૈ સ્વતોન્યસ્માચ્ચ ગુણતો ન કુતશ્ચ ન રિષ્યતિ શ્રીકૃષ્ણની અનુભૂતિ અમિત સામર્થ્ય ઐશ્વર્ય કે પ્રભાવ કાળે કરીને થતી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયથી ટળી જતી નથી તે બીજા કોઈ કારણથી ગુણોથી કે કોઈ અન્યથી ક્ષીણ થતી નથી યુયુત્સતામ કુત્ર ચિદાત્તતાયીનામ જયઃ સદૈ કત્ર ન વૈ પરમાત્મનામ વિનૈકમુત્પત્તિ લય સ્થિતિમ લય સ્થિતિ ઈશ્વરમ સર્વજ્ઞ માધ્યમ પુરુષમ સનાતનમ સર્વજ્ઞ સનાતન આદિપુરુષ જે ભગવાન છે તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરી શકે છે તેમના સિવાય દેહાભિમાની અને યુદ્ધ માટે જ ઉત્સુક આતતાઈઓને હંમેશા વિજય નથી મળતો તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે પણ છે આવા ભગવાનના અખંડ ઐશ્વર્યને પ્રતિપાદન કરનારા સિદ્ધાંત બળવાન વાક્યોથી નિર્ણાયક નિર્ણયાત્મક રીતે સમજવા પણ આ શાસ્ત્રોના અથવા કોઈ એક શાસ્ત્રમાં પણ બધા જ વચનો એક સમાન છે એમ ન સમજવું એમ ન માનવું આવું તાત્પર્ય છે બ્રહ્મપુરાણમાં તો આ વાતને સ્પષ્ટ રીતે કહી છે કે અગ્નત્વમ પારવશ્યત્વમ વિધિ ભેદાદિકમ તથા તથા પ્રાકૃત એનાથી હું સમજવાનું હું સમજ્યા ભાઈ તમે ભગવાન ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે જે વચ્ચે સનાતન ભગવાન છે એ જ સર્વોપરી એ જ બધે લઈને એવું કરી શકે છે ખાલી યુદ્ધ માટે ઉત્સુક હોય તો ક્યારેક હારે ને ક્યારેક જીતે હોતા એમાં વાંચો છેલ્લા વાક્ય વાંચો છે તેમના આદિપુરુષ જે ભગવાન છે તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરી શકે છે તેમના સિવાય દેહાભિમાની અને યુદ્ધ માટે જ ઉત્સુક આતતાઈઓને હંમેશા વિજય નથી મળતો તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે પણ છે આવા ભગવાનના અખંડ ઐશ્વર્યને પ્રતિપાદન કરનારા સિદ્ધાંત બળવાન વાક્યોથી નિર્ણયાત્મક રીતે સમજવા પણ આ શાસ્ત્રોના અથવા કોઈ એક શાસ્ત્રમાં પણ બધા જ વચનો એક સમાન છે એમ ન સમજવું બધા શાસ્ત્રમાં બધા વચનો એક હરખા નહીં કે એક હરખા એ શું કહે એટલે શાસ્ત્રોમાં તો મુખ્ય ગુણ તો ન કરવાનો એ શાસ્ત્રોમાં મુખ્ય ગુણ તો આમાં શું કીધું એ એક હરખા ન સમજવું એટલે મુખ્ય ગણ કરવાનો કે ન કરવાનો શાસ્ત્રના વાક્યમાં મુખ્ય ગૌણ ભાવ કરવાનો કે ન કરવાનો હે તો કરવાના તો શાસ્ત્રમાં કીધું એમ નહીં સમજવાનું આપણે મેળ આપણે મેળે આપણે જેમ સમજતા હોય એમ સમજવાનું એ બધું કરીએ છીએ ને આપણે સમજતા હોય એમ સમજીએ કે શાસ્ત્રમાં સમજાવે એમ સમજીએ એમાં બરાબર કીધું છે એ તમે શાસ્ત્રમાં કીધું હોય એમ સમજો કે તમે સમજતા હોય એમ સમજો હે તો એ બરાબર થયો ને સિદ્ધાંત કે શું થયું હે તો હું ભાઈ સ્વામીજી શું કહ્યું તમે બધું વેદાંત ભણ્યા છો ને શું આવ્યું એમ વેદાંતમાં શ્રુતિઓને સમાનપણે ગણવાની તો પછી આમાં કીધું એ તે શું યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત કર્ષપરાણી સ્યુહો તથા ભક્તિ વિરાગયો મંતવ્યાની પ્રમાણાની કાન્ય વેતર વાક્યતા એનું હું સમજવું હે એનું હું સમજ હું તમે હું સમજો હે તો પછી બીજી શ્રુતિને કોઈ કોઈ શ્રુતિને તો બીજી તો ગૌણ થઈ ગઈ એનો અર્થ હે તો પછી તમે ઓલું સ્ટેટમેન્ટ કર્યું કે સુરતીઓ બધી સમાન છે એ તો રહ્યું નહીં તમારા તમારા તે ખંડન થઈ ગયું હે તો તમે સમાન કેમ કહો છો કેવી રીતે સમાન છે ખાલી ફોલાવો કે હા ભાઈ જા જા તારું તારું કામ કરી દેવું હા અમે પછી કરવું નહીં એમ ફોહલાવા છો તું બધી હરખી જ છો પણ ટાઈમે એને કાંઈ ન કહી એમ જ તો બીજું કંઈ ફોલાવા હાટું સમાન છે કે રિયાલિટી છે એમ શું ભાઈ રિયાલિટી છે હે આમાં મહારાજે શું કીધું ફોલાવ્યા કે શું કર્યું ફોલાવા કે આ તમે ભગત જલ્દી ખાવ પીવાનું મોટા થઈ જાવ જલ્દી આગળ પછી બપોરે જાવ ખાવા ન દે ખાઈ પીને રાબડા જેવા થઈ જાવ જાય તો ખાવા નહીં દે કાંઈ એમ એમ કેમ કે એમ કરવાનું કે બીજું શું કરવાનું હે હો પૈસા શું કે હું આવ્યું ને તમે હું ભગવાનના પ્રસંગોમાં એવું નહીં માનવાનું એમ ભગવાનના લીલા પ્રસંગોમાં મહારાજ કીધું એમ માનો શ્રુતિઓ છે એ બધી હરકી છે એમાં કઈ વાંધો નથી શ્રુતિઓમાં લીલા ક્યાં વર્ણન છે મહિમા તો મહિમા સમજવાનું છે શ્રુતિઓમાં લીલા નથી એટલે એ કઈ શ્રુતિ ગૌણ નહીં મુખ્ય નહીં એ તો સ્વરૂપ નિર્ણય કરે છે અને અલગ અલગ વિષયતાથી અલગ અલગ સ્ટેટમેન્ટ કરે છે પણ ભગવાનના લીલા પ્રસંગો હોય કે ભગવાનનું ઓલું કહેતા હોય તો એમાં ગૌણ મુખ્ય કરવાનું મનુષ્ય લીલા હોય અને સિદ્ધાંતમાં નહીં લેવાની અને દિવ્ય લીલા હોય અને સિદ્ધાંતમાં લેવાની ગાવાની બધી ઓલો ઉચ્ચ પ્રસંગો હોય એનું અનુસંધાન રાખીને ગાવાની અપકર્ષ કહેનારા પ્રસંગો હોય એનું અનુસંધાન રાખીને ગાવાની નહીં એમ સમજ અને વૈરાગમાં એવું વૈરાગને સ્વીકાર કરવો હોય તો એનો અતિ મહિમા કહેતો હોય એવું ગ્રહણ કરવું એનો અપકર્ષ કહેતો હોય એવું ગ્રહણ ન કરવું આવા ભગવાનના અખંડ ઐશ્વર્યને પ્રતિપાદન કરનારા સિદ્ધાંત બળવાન વાક્યોથી જ નિર્ણયાત્મક રીતે સમજવા પણ શાસ્ત્રોના અથવા કોઈ એક શાસ્ત્રમાં પણ બધા જ વચનો એક સમાન છે એમ ન સમજવું એમ ન માનવું આવું તાત્પર્ય છે બ્રહ્મપુરાણ સિદ્ધાંત એવો ન માનવો ભગવાનના ભગતને તો ગાવામાં બધા પ્રસંગો છે એ દિવ્ય છે મનુષ્ય હોય તો એને દિવ્ય કરીને જાણે દિવ્ય છે એમ નહીં એ ભલે અપકર્ષ કહેનારા હોય તો પણ એને દિવ્ય કરીને જાણે બીજાની અરે અનુસંધાન મેળવીને જાણે બ્રહ્મપુરાણમાં તો આ વાતને સ્પષ્ટ રીતે કહી છે અગ્નત્વમ પારવશ્યત્વમ વિધિ ભેદાધિકમ તથા તથા પ્રાકૃત દેહત્વમ દેહ ત્યાગાધિકમ તથા અસુરાણામ વિમોહાય દોષા વિષ્ણોર્ન ક્વચિત ભગવાનના ચરિત્રોમાં દેખાતું અજ્ઞાનીપણું પરાધીનપણું વિધિ નિષેધને માનવા ન માનવા વગેરે માયકની જેમ દેહ ધારણ કરવો કે તેનો ત્યાગ કરવો આ બધું અસુરોને મોહ પમાડવા માટે છે પણ ભગવાન વિષ્ણુમાં કોઈ દોષ હોતા નથી આ પ્રમાણે ધર્મના ઉત્કર્ષ કહેનારા વાક્યોને બીજા વાક્યો કરતાં મુખ્ય ગણવા જેમ કે તસ્માત્વમ હવે ધર્મનું એમ ધર્મમાં પણ એવી રીતે જાણવું અત્યારે તે સ્વરૂપ અત્યારે તે સ્વરૂપ નહીં અત્યાર સુધી ભગવાનનું સ્વરૂપ તસ્માત ત્વમ સૃજ્ય ચોદનામ પ્રતિ ચોદનામ હે ઉદ્ધવ તમે વિધિ નિષેધ નિષેધરૂપ વિષયોનો ત્યાગ કરીને આવા ધર્મની ગુણતા દેખાડનારા વચનો કરતાં ચારે વર્ણ અને ચારે આશ્રમના સદાચારરૂપ ધર્મ જો મારી ભક્તિ યુક્ત હોય તો શ્રેષ્ઠ છે અને કલ્યાણકારી છે વર્ણાશ્રમ વતામ ધર્મ એશ આચાર લક્ષણ સ એવ મદભક્તિયુતો નિશ્રેયસકર પરહ આવા સિદ્ધાંત વચનોથી ધર્મની શ્રેષ્ઠતાને કહેનારા શબ્દોને મુખ્ય ગણવા એટલે ગ્રહણ કરવા એ ઓલાનો ગ્રહણ કરી લેવાય વિધિ નિષેધને છોડી દેવાનું જે વચન છે તે તો ભક્તિહીન કોરા ધર્મનો ત્યાગ ભગવાનની ભક્તિમાં ઉપકારક અને ભગવાનની આજ્ઞારૂપ એવા નહીં ભગવાનની ભક્તિમાં ઉપકારક અને ભગવાનની આજ્ઞારૂપ એવાનો નહીં તેનો ત્યાગ કરવાનું કહે છે અહીં આવો અર્થ ન લઈએ તો ગચ્છો ધવ મયાદિષ્ટો બદર્યાખ્યમ મમાશ્રમમ તત્ર મત્પાદ તીર્થોદે સ્નાનોપસ્પર્શને હિ શુચિ હે ઉદ્ધવ હું આજ્ઞા કરું છું તમે મારા બદ્રિકાશ્રમમાં જાઓ ત્યાં મારા ચરણ ચરણ તીર્થોદક ગંગાજીમાં સ્નાન આચમન આદિકથી પવિત્ર થઈને આવા વાક્યોથી મહાન ભાગવત સંત ઉદ્ધવજીને કહેવાતો ધર્મોપદેશ પણ સંગત ન થાય આવી ચર્ચા તો પહેલાં પણ કરી છે ખ્યાલ એટલે ઉદ્ધવજી તો ભક્તિવાળા હતા તો એને ધર્મમાં રહેવાની આજ્ઞા કરી કે જાઓ તમે પવિત્ર થાવ ને તીર્થ કરો એમ તીર્થ કરવો એક ધર્મ અને ઓલા એક આજ્ઞા એવી કરી કે ધર્મ ના ધર્મ છોડી દે તું તાર તો હું કહું એમ કહે તમે કયું માનું છોડી દેવો કે પછી કે કરવું એમ છોડી ન દેવો એમ છોડી દેવાનું છે એ ગૌણ માનવાનું અને ગ્રહણ કરવાનું છે એ મુખ્ય માનવું આ રીતે જ કેટલાક વાક્ય ભક્તિને પણ મોક્ષના કારણરૂપ જ્ઞાનના અંગરૂપ કહે છે જેમ કે એવમ પ્રસન્ન મનસો ભગવદ્ ભક્તિ યોગત ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે પ્રસન્ન મનવાળા અનાસક્ત ભક્તને ભગવાનના ભક્તિયોગથી ભગવત તત્વનું જ્ઞાન થાય છે ભક્ત્યા મામભિજાના ભક્ત્યા મામભિજાનાતી હું જેવો છું તેવું મારું તાત્વિક જ્ઞાન ભક્તિથી થાય છે ભક્તિને પણ જ્ઞાનનું અંગ કહેનારા આવા વાક્યોનો નિર્ણય નીચે આપેલા ભક્તિનો ઉત્કર્ષ કહેનારા અર્થાત ભક્તિ મોક્ષનું મુખ્ય સાધન છે અને જ્ઞાન ભક્તિનું અંગ છે આવા વચનોથી કરવો જેમ કે કેવલે નૈવ ભાવેન ગોપ્યો ગાવો નગા મૃગાહ યન્યે મૂઢધિયો નાગાહ સિદ્ધા મામીયુરંજસા યમ્ન યોગેન સાંખ્યેન દાનવ્રત તપોધ્વરેહિ વ્યાખ્યા સ્વાધ્યાય સ્વાધ્યાય સંન્યાસેહિ પ્રાપ્નુયાદ યત્નવાન અપી ગોપીઓ ગાયો યમલાર્જુન આદિ વૃક્ષ વ્રજના હરણ આદિ પશુઓ અને કાલીય નાગ આદિ બધા મૂઢ બુદ્ધિના હતા છતાં પણ તેઓ કેવળ પ્રેમપૂર્ણ ભક્તિભાવથી જ મને પામ્યા છે અને કૃતકૃત્ય થઈ ગયા છે પ્રયત્નશીલ મોટા મોટા સાધકો યોગ સાંખ્ય દાન વ્રત તપસ્યા યજ્ઞ શ્રુતિઓની વ્યાખ્યાઓ સ્વાધ્યાય અને સંન્યાસ આદિ સાધનોથી મને પ્રાપ્ત કરી શકતા નથી બ્રહ્મજ્ઞાન પણ ભક્તિનું જ અંગ છે જ્ઞાન વિજ્ઞાન સંપન્નો ભજમાં ભક્તિ ભાવત જ્ઞાન અને વિજ્ઞાનથી સંપન્ન તું મને ભજ આવું ભગવાનનું વચન છે એટલે ભક્તિ મોટી કે જ્ઞાન મોટું એ તો હું સમજવું એક જગ્યાએ જ્ઞાનને મોટું કીધું ને એક જગ્યાએ ભક્તિને મોટી કીધું તો હું સમજવું ભક્તિના પ્રકરણ આવતો એમાં ભક્તિ એટલે ભક્તિને મોટી માનવી ભક્તિથી કલ્યાણ થાય છે આવી જ રીતે વૈરાગ્યમાં પણ જાણવું યામા શ્રિત્યેન યામા શ્રિત્યેન્દ્રિયાતિન દુર્જયા ઇન્દ્રિયારાતિન યામા શ્રિત્યેન્દ્રિયારાતિન દુર્જયા નિતરાશ્રમેહી વયમ જયેમ હેલાર હેલાભીર દસ્યુન દુર્ગપતિર યથા ઇન્દ્રિયરૂપ શત્રુઓ અન્ય આશ્રમો અન્ય આશ્રમો વાળાઓના માટે અત્યંત દુર્જય છે પણ જે રીતે કિલ્લાનો માલિક કિલ્લામાં રહીને લૂંટારાઓને સુગમતાથી વશ કરી લે છે તેમ અમે અમારી વિવાહિતા પત્નીઓનો પત્નીનો આશ્રય લઈને ઇન્દ્રિયોરૂપ શત્રુઓને સહેજે જીતી લઈએ છીએ યહ ષટ સપત્નાન વિજિગીષમાણો ગૃહેશુ નિર્વિષ્ય યતેત પૂર્વમ જેને આ છ અંતઃશત્રુઓ ઉપર વિજય મેળવવો હોય તેણે પ્રથમ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશવું અને પછી તેને વશ કરવા પ્રયત્ન કરવો આવા બધા વાક્યો વૈરાગ્યનો સાથે સાથે ત્યાગનો પણ અપકર્ષ ન્યૂનતા કહે છે પણ વૈરાગ્યનું ગૌરવ જણાવનારા નીચે કહેલા વાક્યોથી તે ન્યૂનતાને ટાળીને વૈરાગ્યનો ઉત્કર્ષ કહેવો તથા પોતે સમજવો આવો નિર્ણય કરવો વૈરાગ્યની મહત્તા કહેનારા વાક્યો આ રીતના છે જેમ કે ન તથાસ્ય ભવેન મોહો બંધશ્ચાન્ય પ્રસંગત યોત્સિત સંગાત યથા પુંસો યથા તત્સંગી સંગત આ જીવને કોઈ બીજાના સંસર્ગમાં રહેવાથી એવો મોહ અને બંધન થતું નથી કે જેવું સ્ત્રીઓના અને તેના વાસનિકનો વાસનિકોના સંગથી થાય છે યહ સ્વકાત પરતો વેદ જાત નિર્વેદ આત્મવાન હૃદય કૃત્યા હરિમ ગેહાત પ્રવજેત પ્રવ્રજેત સ પ્રવ્રજેત સ નરોત્તમઃ જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ રાખીને હૃદયમાં ભગવાનને ધારીને સંન્યાસને માટે ઘેરથી નીકળી જાય છે તે જ સર્વોત્તમ મનુષ્ય છે તત્સાધુ મન્યે સુખર્ય દેહી નામ સુરવર્ય દેહી નામ તત્સાધુ મન્યે અસુર સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિઘ્ન ધિયાસદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યત હરિમ આશ્રયેત સંસારી જીવ અહમ મમત્વના મિથ્યા આગ્રહને લીધે જ ઉદ્વેગ પામે છે આવા પ્રાણીઓને માટે તો હું એ જ સારું માનું છું કે પોતાના અધપતનના મૂળ કારણભૂત ઘાસથી ઢંકાયેલા અંધારિયા કુવા જેવા ઘરને છોડી દઈને વનમાં ચાલ્યો જાય અને ભગવાન શ્રીહરિનું શરણ ગ્રહણ કરે હિત્વા ગૃહમ સંસ્કૃતિ ચક્રવાલમ નૃસિંહ પાદમ ભજતા કુતો ભયમ રૂપ સંસાર ચક્રનું વહન કરનારા ઘર આદિને તજી દઈને ભગવાન નૃસિંહના નિર્ભય ચરણકમલોનો આશ્રય લો આ સત્શાસ્ત્રોને સ્વધર્મે સહિત ભગવાનની ભક્તિનું પ્રતિપાદન કરનારા છે એવો સિદ્ધાંત જ અહીં કહ્યો છે શ્રીકૃષ્ણની ભક્તિ તે જે તે ધર્મે સહિત જ કરવી આ વાક્યાંશમાં યથાધિકાર સત્શાસ્ત્રોમાં કહેલા ધર્મને પાળીને જ કૃષ્ણ ભક્તિ કરવી પણ ધર્મને તજી દઈને ભક્તિ ન કરવી કારણ કે શ્રીમદ ભાગવતમાં ઘણા કથા પ્રસંગોમાં ભક્તિ અને ધર્મનું સાહચર્ય કહ્યું છે જેમ કે મયો દિતેષ્વહિત સ્વધર્મેશુ મદાશ્રય વર્ણાશ્રમ કુલાચારમ અકામાત્મા સમાચરેત મુમુક્ષુએ બધી રીતે મારા શરણમાં રહીને મેં કહેલા સ્વધર્મોને સાવધાન થઈને પાળવા અને નિષ્કામ ભાવે પોતાના વર્ગ આશ્રમ અને કોળને અનુસરીને પોતાના વર્ણ અને નિષ્કામ ભાવે પોતાના વર્ણ આશ્રમ અને કોળને અનુસરીને સદાચારનું પણ પાલન કરવું યહ સ્વધર્મેણ મામ નિત્યમ નિરાશી શ્રદ્ધયાન્વિત ભજતે શનકે તસ્ય મનોરાજન પ્રસિદ્ધતી હે રાજન જે પુરુષ કોઈપણ જાતની કામના રાખ્યા સિવાય જ નિત્ય પોતાના વર્ણાશ્રમના ધર્મ દ્વારા શ્રદ્ધાપૂર્વક મારી આરાધના કરે છે તેનું ચિત્ત ધીરે ધીરે શુદ્ધ થઈ જાય છે ઇદમ જપત ભદ્રમ વા વિશુદ્ધા નૃપનંદના સ્વધર્મ મનુતિષ્ઠંતો ભગવત્યર્પિતાશયા હે રાજકુમારો તમે વિશુદ્ધ ભાવથી સ્વધર્મનું પાલન કરો ભગવાનમાં મન જોડો અને મારા કહેલા આ સ્તોત્રનો જપ કરો ભગવાન તમારું મંગલ કરશે ઇતિ મામ યહ સ્વધર્મેણ ભજે નિત્ય મનન્ય ભાગ જે પુરુષ આ પ્રમાણે અનન્ય ભાવથી પોતાના વર્ણાશ્રમ ધર્મ દ્વારા મારી સેવા ભક્તિમાં લાગ્યો રહે છે યથા સ્વધર્મ યુક્તો ભક્તોમાં સમ સમિયાત પરમ મેં એ પણ તમને બતાવી દીધું છે કે પોતાના ધર્મનું પાલન કરનારો ભક્ત મને પરબ્રહ્મ સ્વરૂપને કઈ રીતે પામે છે સ ઇથમ ભક્તિ યોગેન તપોયુક્તેન પાર્થિવ સ્વધર્મેણ હરિમ પ્રીણન સંગાન સર્વન શનિર્જહો તે અમરીશ રાજાએ આ પ્રમાણે તપસ્યા તપસ્યા સાથેના ભક્તિયોગ દ્વારા અને પ્રજાપાલનરૂપ સ્વધર્મના દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યા અને ધીરે ધીરે બધી જ આસક્તિઓ તજી દીધી એતે વર્ણાહા સ્વધર્મેણ યજંતી સ્વગુરુમ હરિમ આ સર્વ વર્ણના લોકો સ્વધર્મનું પાલન કરીને પોતાના ગુરુ શ્રી હરિની આરાધના કરે છે સ્વધર્મ શિલૈહી પુરુષેર ભગવાન યજ્ઞ પુરુષ ઇજ્યમાનો ભક્તિમતા નારદે નેડિત કિલ જે સમયે પ્રચેતાઓ સ્વધર્મનું પાલન કરીને ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા તે સમયે ભક્ત પ્રવર નારદજીએ ધ્રુવનું ગુણગાન કર્યું હતું અહો મમામી વિતરણ ત્યનુગ્રહમ હરિમ ગુરુમ યજ્ઞભુજા મધેશ્વરમ સ્વધર્મ યોગેને યજંતી મામકા નિરંતરમ ક્ષોણિતલે દ્રઢવ્રતા અહો આ ભૂતળ ઉપર જે મારી પ્રજા યજ્ઞ યજ્ઞ ભોક્તાઓના અધીશ્વર સર્વગુરુ શ્રીહરિનું એકનિષ્ઠ ભાવથી સ્વધર્મ દ્વારા નિરંતર પૂજન કરે છે તે મારા ઉપર મહાન કૃપા કરી રહ્યા છે એતે રન્યેશ્ચ વેદોક્તેહિ વર્તમાન સ્વકર્મભિ ગૃહેપ્યસ્ય ગતિમ યાયાત રાજસ ભક્તિભાંગ નરહ હે રાજન ભગવદ્ ભક્ત મનુષ્ય વેદોમાં કહેલા કર્મોના અનુષ્ઠાનથી તથા પોતાના કર્મોના અનુષ્ઠાનથી ઘર સંસારમાં રહ્યા છતાં પણ શ્રીકૃષ્ણની ગતિને પ્રાપ્ત કરે છે પંચરાત્રમાં પણ કહ્યું છે કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય ભૂષા જુષ્ટામ તુ યેચ્યુતે અનન્ય ભક્તિમ સાધ્વીવત કુર્યુ રેકાંતિકા હિ તે સુરૂપાપી યથા નારી વસ્ત્રાલંકાર વર્જિતા ન શોભતે તથા ભક્તિ ધર્માદિ રહિતા નૃણામ દેશકાલ સ્વભાવાદે હે ક્વચિત વૈષમ્ય સંભવે ધર્માદિ વર્જિતા ભક્તિ તિરોધત્તે તડિદ્યથા યુક્તા ધર્માદિભિ સાતો ક્વાપી વિઘ્નેર મહાપદી અચલા નાભી ભૂયેત યા સારે રદ્રિડા રદ્રિરાટ ઇવ સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્યરૂપ આભૂષણ અંગયુક્ત તથા પતિવ્રતાના જેવી અનન્ય ભક્તિને જે કરે છે તે ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય છે જેમ સુંદર રૂપવાળી સ્ત્રી પણ વસ્ત્રાલંકાર વિના શોભતી નથી તેમ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તોની ભક્તિ શોભતી નથી ક્યારેક વિષમ દેશકાળ આવી પડે અને ભક્તિમાં ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિક અંગ ન હોય તો વીજળીના વીજળીની જેમ ભક્તિ ક્ષણવારમાં અદ્રશ્ય થઈ જાય છે જેમ વરસાદ ધોધમાર વરસે છતાં પહાડ સ્થિર ઊભો જ રહે છે તેમ ભક્તિના ધર્મ જ્ઞાન આદિ અંગ સાથે હોય તો ક્યારેય મહાન આપતકાળ આવે કે ઘણા વિઘ્ન આવે તો પણ ભક્તિ અચલ સ્થિતિમાં રહી શકે છે આ રીતે ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી એવું તે સર્વ સત્શાસ્ત્રોનું રહસ્ય છે સિદ્ધાંત છે એમ તમારે સમજવું શ્લોક નંબર વન નોટ થ્રી ધર્મોજ્ઞેય સદાચાર શ્રુતિસ્મૃત્યોપપાદિત માહાત્મ્યજ્ઞાનયુગભૂરે સ્નેહો ભક્તિશ્ચ માધવે અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી હવે મુમુક્ષુઓને ઉપેય પ્રાપ્ય ઉપાય સાધન તેની સમજણ આપનારા શાસ્ત્રો બતાવીને હવે ઉપાય ભગવાનને વિશેષને બતાવી રહ્યા છે અર્ધા શ્લોકથી ધર્મનું લક્ષણ કહે છે શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે યાજ્ઞવલ્ક્યાદી ઋષિઓએ રચેલી ધર્મસંહિતા તે બંને એ યથાધિકાર અવશ્ય પાળવા માટે કહેલો જે સદાચાર તે ધર્મ છે મનુએ કહ્યું છે કે શ્રુતિસ્તુ વેદો વિજ્ઞેયો ધર્મશાસ્ત્રમ તું વૈસ્મૃતિ શ્રુતિ એ વેદ છે અને સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું સત ચ અસો આચાર ઇતિ સત ચ અસો અસો આચારશ્ચ ઇતિ સદાચાર સત એટલે લોક અને શાસ્ત્રમાં ક્યાંય વિરોધ ન આવે એવો જે સારો સત્યરૂપ આચાર આચરણ વર્તન તે સદાચાર છે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે અસ અસ્વર્ગ્યમ લોક વિદ્વિષ્ટમ અસ્વર્ગ્યમ અસ્વર્ગ્યમ લોક વિદ્વિષ્ટમ ધર્મમપ્યાચરન નહોતું જે સ્વર્ગ ન જે સ્વર્ગ ન આપે અને પરલોક બગાડે અને લોક એટલે કે મહાપુરુષ સમાજમાં નારાજગી પેદા કરે તે કદાચ ધર્મ કહેવાતો હોય તો પણ તેને આચરણમાં ન લેવો એટલા માટે આચાર શબ્દની આગળ સત આવો શબ્દ મૂકીને સદાચાર આવો શબ્દ કહ્યો છે જૈમિની ઋષિએ ધર્મનું લક્ષણ પૂર્વ મીમાંસા શાસ્ત્રમાં સૂત્રરૂપમાં કહ્યું છે ચોદના લક્ષણો અર્થો ધર્મ આ રીતે વર્તન કરવું અને આ રીતે વર્તન ન કરવું આવું જે પ્રેરણાત્મક આજ્ઞાર્થ આજ્ઞારૂપ અર્થ આદેશ વચન કર્તવ્ય તે ધર્મ છે આ સૂત્રનો વિચાર ન્યાયમાળા વિસ્તારમાં માધવાચાર્ય કર્યો છે અર્થત્વે સતી ચોદના ગમ્યો ધર્મ કર્તવ્ય અર્થ હોય અને પ્રેરણાત્મક આદેશથી સમજાય તે ધર્મ છે આ લક્ષણમાં કર્તવ્ય અર્થ આટલું જ રાખે તો અન્ય ઘટાદી પદાર્થમાં અથવા સામાન્ય વ્યવહારિક ક્રિયામાં તે લક્ષણ જતું રહે શું કહે અર્થ એટલે અર્થ એટલે ક્રિયા અથવા પદાર્થ કર્તવ્ય અર્થ કર્તવ્ય અર્થ હોય અને પ્રેરણા આપી હોય શાસ્ત્રમાં એને ધર્મ કહેવો તો કર્તવ્ય અર્થ ખાલી આપ્યું હોય તો ધર્મ ન કહેવો કેવી રીતે કર્તવ્ય અર્થ કોઈ પણ પદાર્થ કોઈ પણ હોઈ શકે ખટ કે જમવા કારવાનો પ્રોગ્રામ બનાવી છે ને ધર્મ કહેવાય કે એમ કઈ કર્તવ્ય અર્થ છે કે નહીં ખાધા વિના હાલે તો હાલ તો બહુ ધર્મ કર્યો બે ત્રણ રોટલી વધારે ખાઈ ગયા તો એ ધર્મ કીરો કેવાય કા હે હા શાસ્ત્રમાં એનો બહુ બહુ મહિમા ગાયો નથી કે જેટલી વધારે ખાય એટલો મોટો મહિમા એમ એટલે એ ધર્મ નથી શાસ્ત્રમાં જેને જેટલી ભક્તિ કરે એ મોટો મહિમા તો એ કહેવાય જેટલા નિયમ પાળે તો એનો મોટો મહિમા એવી શાસ્ત્રમાં પ્રેરણા કરી હોય તો એને ધર્મ કહેવાય ખાલી કર્તવ્ય એમ ન કહેવાય અને ખાલી અર્થ તો આ ઘડો છે તો એ અર્થ કહેવાય આ ઘડો છે તો એ ધર્મ ન કહેવાય કર્તવ્ય અર્થ હોવો જોઈએ કર્તવ્ય ક્રિયા હોય અથવા કર્તવ્ય પદાર્થ હોય મેળવવા જેવો પદાર્થ હોય દાખલા તરીકે ભગવાનને રાખવા એમ પોતાના જીવનમાં ભગવાનને રાખવા તો એ પદાર્થ કહેવાય તો એવા પ્રેરણા કરી હોય એને ધર્મ કહેવાય ધર્મની વ્યાખ્યા શું આપી સદાચાર સદાચારનો સમાસ શું થાય એમ સતામાચાર સદાચાર આમાં ક્યાં આવ્યું આમાં શું આવ્યું સત આમાં કેમ સમાસ કર્યો સચ્ચ અસો આચારશ્ચ એવું કે તમે તો કહેશો ને સત્તાનો આચાર બે વ્યાખ્યા છે સચ્ચ અસો આચારશ્ચ ઇતિ સદાચાર અને સતામ આચાર ઇતિ સદાચાર એમાં સતામ આચાર એ બરાબર છે વધારે વધારે શ્રેષ્ઠ છે એમ એટલે આચાર અને સચ્ચ સો આચારસ છે સદાચાર બે ને સદાચાર કહેવાય સારો એવો આચાર્ય એને પણ સારો એવો આચાર હોય તો કેવો હોવો જોઈએ શ્રુતિ અને સ્મૃતિ એ પ્રતિપાદન કરેલો હોય એવો હોવો ખાલી સારો આચાર હોય તો ધર્મ કહેવાય એમ નહીં શ્રુતિ અને સ્મૃતિ એ પ્રતિપાદન કરેલો હોય કોઈક બહુ સારું બોલતો હોય તો બીજાને ટાઢું ટાઢું થઈ જાય હતું પછી જ વાહેતી ગરમી લાગે એવું બોલતો હોય તો સારો આચાર એટલે ખાલી સારો આચાર એ એટલા માત્ર ધર્મ નથી થઈ જતો શ્રુતિ અને સ્મૃતિ એ પ્રતિપાદન કરેલું હોય તો ધર્મ થાય અને ખાલી શ્રુતિ અને સ્મૃતિ એ પ્રતિપાદન કરેલો હોય અને સારો ન હોય તોય ધર્મ નો કહે દાખલા તરીકે શ્રુતિમાં પ્રતિપાદન કર્યું છે કે સેન યાગ કરવો અને શત્રુને મારવો તો એ તો શ્રુતિએ પ્રતિપાદન કર્યું છે કેવું કરવું એમ તો એ ધર્મ ન કહેવાય કોકને મારવાનું છે ને કોકને વાહો ઓલો ખોખરો કરવાનો છે ને એટલે એને ધર્મ ન કહેવાય એવો ન હોવો જોઈએ કોઈકને દુઃખરૂપ થાય તો ધર્મ ન કહેવાય આ બે વાના હોવો જોઈએ સતામ આચાર હતો એવો હોવો જોઈએ સાધુ પુરુષોનો આચાર હોય કેવો હોય શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલું હોય અને સાધુ પુરુષોએ પોતાના એક્શનમાં મૂકેલો હોય સાધુ પુરુષે એક્શનમાં મૂકેલો હોય તો એ ઘણા સાધુ પુરુષો તો પછી જેમ તેમ હાકતા હોય પોતાના મનનું મેળવું અને તોય પાસે મહાપુરુષ ધરાડ થઈ બેઠા હોય આપણે થઈ બેહીએ આપણે કોઈ તમને કોઈ મહાપુરુષ ન કહે તો તમે એનો વાહો કોકરો કરી નાખો ને આપણે મહાપુરુષ ન કહે તમને તો શું કરો એટલે તમે મહાપુરુષ થઈ ગયા એટલે તમારો આચાર ધર્મ થઈ ગયો મહાપુરુષ થઈ ગયા પછી શું જરૂર છે શાસ્ત્રમાં કીધું હોય એવો આચાર હોવો જોઈએ સૌભરી મહાપુરુષ જ હતા લ્યો તો એ ઓલા પચાસ ને પરિણાય તો એ ધર્મ કેવો નારદજી એ મહાપુરુષ જ હતા નારદજી જેવા મહાપુરુષ કોણ તો એમને મેરેજ કરવાની ઈચ્છા થઈ એમ કે હાલો આપણે કરીએ મળી જાય તો તો એને આચાર એને ધર્મ કેવો એટલે શાસ્ત્ર એ પ્રતિપાદન કર્યું હોય એમ શાસ્ત્ર એવું પ્રતિપાદન કર્યું કે મેરેજ બિલકુલ કરવા જ નહીં એવું પ્રતિપાદન કર્યું એટલે એ ધર્મ ન ગણાય એમ સત્પુરુષનો આચાર હોય અને શાસ્ત્ર અને શ્રુતિ અને સ્મૃતિ એમ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું હોય વતનામૃતમાં ધર્મામૃતમાં એનો ટેકો હોય તો એને સદાચાર જાણવું ખાલી મહાપુરુષ થઈ બેઠા હોય અને એ કરતા હોય તો એ સદાચાર નો જાણવો એને ટેકો છે કે નહીં તો સદાચાર જાણવું તો એને ધર્મ જાણવો અને એનું આચરણ કરવાનું સતામ આચારા સાધુ પુરુષોનો આચાર હોય એ હેલો ધર્મ છે સચ્ચા સો આચાર ચૈતી સદાચાર એ અઘરો છે એ આપણે ગોતવો પડે ને આમ સત કયો કહેવાય ને અસત કયો કહેવાય એ આપણને ખબર પડે કે ન પડે એટલે આપણને ખબર પડે તો થાય અને સત કહેવાય ને આને અસત કહેવાય અને સતામાં આચાર એમાં તો બહુ કાંઈ ખબર પાડવા જેવું છે જ નહીં એમ સાધુ પુરુષે કીધો એ રસ્તે જ આવું મહાજનો એને ગત હશે સપંથા મહાપુરુષોએ કર્યું હોય કરવું એમ પણ બધુંય નહીં મહાપુરુષોએ કુંડાળા કાઢ્યા હોય તો આપણે કાઢવાની એવું નહીં આપણે ચોરસ જ રાખવાનું મહાપુરુષો દાદા કુંડાળા કાઢતા હોય ને એમને એમ તો મહાપુરુષ થયા વિને તો કુંડાળા નીકળે નહીં એટલે મહાપુરુષો એ કુંડાળા કાઢ્યા હોય તો એવા નહીં રાખવાના એને સદાચાર કહેવાય નહીં સતામાચાર અને સત્ય સ્વાચાર સદાચાર અને એ પાછો શ્રુતિ અને સ્મૃતિ એ પ્રતિપાદન કરેલો હોય એવો હોય તો એને સત્પુરુષનો આચાર છે એ શ્રેષ્ઠ ધર્મ છે પણ એ કેવો હોવો જોઈએ અલૌકિક અભિગીત શિષ્ટાચાર હોય તો અલૌકિક હોવો જોઈએ એ ખાય છે તો આપણે ખાઈ એ હુવે છે તો આપણે હુઈ તો એનો આચાર જ કહેવાય એ જાજુ હુવે છે તો આપણે એંત કરતા અડધી કલાક વધારે ખેંચી લઈ આપણે શું કરવું મોડા રહી અને એનો આચારે આપણે સત્પુરુષ જ કહેવાતા હોય તો આપણે તો અડધી કલાકના વધારે સત્પુરુષ કહેવાય કે નહીં સતામાં ચારા એ ત્રણ રોટલી ખાય તો આપણે પાંચ દાબી જઈ તો આપણે દોઢા સત્પુરુષ થઈ ગયા ને કે નહીં હે તમે દોઢા છો ખવાય એ એક કલાક પાંચ વાગ્યા સુધી ખેંચતા હોય તો આપણે સાત વાગ્યા સુધી ખેંચેલી તો કેટલા સત્પુરુષ થઈ ગયા આપણે લ્યો કયો હે અને પાંચ રોટલી ખાતા હોય ને આપણે હાથ દાબી જઈએ તો હાડા હાથ જ કરીએ એટલે બરાબર દોઢા થાય એટલે કેવો આચાર હોવો જોઈએ અલૌકિક અલૌકિક લૌકિક નહીં સત્પુરુષનો લૌકિક આચાર ખાવું પીવું એ તો બધો લૌકિક આચાર કહેવાય અલૌકિક ભગવાનને મેળવવા માટે શું કરે તો એને અલૌકિક આચાર એવો ધર્મ જાણે અને પાછો અલૌકિક વાયન કેવો અવિગીત અવિગીત નિંદિત ન હોવો જોઈએ નિંદિત આચાર જેની શાસ્ત્રમાં નિંદા કરી હોય અથવા તો લોકમાં નિંદા કરી હોય સારા માણસો એની નિંદા કરતા હોય એવો આચાર હોય ન હોવો જોઈએ પોતે પૂજાતા હોય તો શાસ્ત્રમાં એની નિંદા કરી કહેવાય માણસો તો બધા સારા જાણે કે પૂજે તો કઈ મોડા જાણી થોડે થૂ કરીને પૂજતા હોય હે કે થૂ હાલ્યો તમને હાર પહેરાયો એમ કરીને પૂજે કે કેમ કરીને પૂજે પણ શાસ્ત્રમાં એની નિંદા કરી હોય કે પોતે બહુ પૂજાવું નહીં ભગવાનની જેમ તો એની નિંદા કરી હોય તો એમ એનું જાણવું એટલે અનિંદિત આચાર હોવો જોઈએ હારા માણસોમાં નિંદા થાય કે શાસ્ત્રોમાં જેની નિંદા થાય એવો આચાર નહીં એ ધર્મનો કહેવાય અલૌકિક અને અવિગિત અવિગિત આચાર અલૌકિક એટલે એમ દેહની ખાવા પીવાની ક્રિયા હોય એ ધર્મ ન ગણાય હરખી હોય તો ગણાય એ ખાય ને આપણે ખાઈએ તો એને ધર્મ ગણી લઈએ તો તો આપણે જલ્દીમાં પૂરી થઈ જાય આજને આજ થઈ જાય બે ત્રણ કલાક મૂંગ જાજી ખેંચી લઈ બે ત્રણ રોટલી વધારે ખેંચી લઈ બીજું હોતે થોડુંક ખેંચી લઈ તો તે દિન તે દી મહાપુરુષ એક દીમાં પણ અલૌકિક હોવું જોઈએ એની જેવો એની જેવું તપ કરી લઈ એની જેવી ભક્તિ કરી લઈ તો તો એક દીમાં ન થઈ શકે ને એક દી મહાપુરુષ થઈ જાય એને જેવું બીજું ક્યાંક કરી લે તો અલૌકિક હોવો જોઈએ અને પાછો નિંદિત ન હોવો જોઈએ લોકમય નિંદા ન તો એને એવા આચરણને ધર્મ કહેવાય ધર્મો જ્ઞેય સદાચાર એમાં ધર્મનું કલેવર કયું કહેવાય ધર્મ શરીર કયું કહેવાય સદાચાર સદાચારી ધર્મનું કલેવર છે અને શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદિતા એ વિશેષણ એનું વિશેષણ છે એનું તમને કોઈક હારી ચાદર પહેરાવે પણ આમ ચાદર ઉગાડી કરીને બે ભાઠા હોતે મારી દે તો કા એ બહુ વાંધો ચાદરને તો માર્યા જ નથી ચાદરને તો આમ બાજુમાં લઈને પેલા લઈને પછી પાછી ઓઢાડી દે બે ફાંઠા મારે તો શું કરો એટલે ધર્મનું કલેવર છે આચાર છે એ કલેવર છે અને ઓલા તો એના વિશેષણ છે વિશેષણ ને ગમે એવા રંગે પણ કલેવર પાછું હરખું જોઈએ એટલે આચાર છે એ મુખ્ય ધર્મ છે પણ એ સદાચાર હોવો જોઈએ કાં તો હારો અને કાં તો સત્પુરુષનો આચાર હોવો જોઈએ અને પછી એના વિશેષણ હોવા જોઈએ ખાલી સત્પુરુષના વિશેષણ સત્પુરુષ આચરણ મૂકે એટલે પૂરું થઈ ગયું એમ નહીં તો સત્પુરુષને તો પાર ન હોય સત્પુરુષ કેટલા હે કેટલા અનલિમિટેડ એની લિમિટ નથી ને કે હાલો ભાઈ આ સત્પુરુષ હું થઈ ગયો હવે કોઈ બંધી હવે તમારે કોઈ થવાનું જ નહીં તો તમે વાટ જોતા રહી જાવ કે આપણે કેદી થવું સત્પુરુષ ભાગો ઘેરે સત્પુરુષ તો થાય આપણે ક્લાસ જ નહીં આવે તો તો એટલે સત્પુરુષ છે કેટલા છે અનલિમિટેડ બસ થી જ રાખે તો એમાં કોનો માનવું એમ હે શ્રુતિઓ વિભિન્ના પેલું પેલો શ્લોક છે ને નૈકો મુનિર્યસ્ય મત પ્રમાણમ ધર્મ તત્વમ નિહિતમ ગુહાયામ મા જનો એન એટલે ધર્મ ધર્મ કોને કેવો તો સત્પુરુષનો આચાર પણ એને લિમિટેડ કરવા માટે શ્રુતિ અને સ્મૃતિ શ્રુતિ અને સ્મૃતિ એ પ્રતિપાદન કરેલો ઈ ન હોય તો અલૌકિક અવિકિક એવો આચાર હોય સત્પુરુષનો આચાર હોય એ આ લોક સંબંધી ન હોય જોઈએ સત્પુરુષ બહુ મીઠું મીઠું બોલતા હોય તો તો સત્પુરુષ થઈ જાય કોકને વાહા હાથ ફેરવે રાખતા હોય ધબ્બો મારી રાખતા હોય તો ઝાઝા ધબ્બા મારે એ મોટા સત્પુરુષ કહેવાય કે ઝાઝો વાહા માથ ફેરવે એ મોટા સત્પુરુષ થઈ ગયા ને તો એ તો લૌકિક આચાર કહેવાય એવો આચાર છે એ સત્પુરુષને માટે પ્રમાણરૂપ અલૌકિક હોવો જોઈએ એ ભગવાનને માટે કેટલું કરે છે ભગવાનને રાજી કરવા માટે કેટલું કરે છે એવો બધો આચાર હોય એ સત્પુરુષ એ ધર્મ કહેવાય અને અવિગીત હોવો જોઈએ નિંદિત ન હોવો જોઈએ કર્તવ્ય અર્થ ન્યાયમાલા વિસ્તારમાં માધવાચાર્ય કર્યો છે અર્થત્વે સતી ચોદના ગમ્યો ધર્મ કર્તવ્ય અર્થત્વ એટલે ક્યાંક પ્રાપ્ત થતું હોવું જોઈએ પ્રાપ્ત થતું હોવું જોઈએ અને પછી એ પ્રેરણા કરેલી હોવી તો એને ધર્મ કહેવાય આ પ્રાપ્ત થતું હોય એ પાછું કેવું આ લોકનું નહીં પરલોકમાં કંઈક એને પ્રાપ્ત થતું હોવું તો એને ધર્મ કહેવાય અર્થત્વે સતી ચોદના ગમ્ય ધર્મ કર્તવ્ય અર્થ હોય અને પ્રેરણાત્મક આદેશથી સમજાય તે ધર્મ છે આ લક્ષણમાં કર્તવ્ય અર્થ આટલું જ રાખે તો અન્ય ઘટાદી પદાર્થમાં અથવા સામાન્ય વ્યવહારિક ક્રિયામાં તે લક્ષણ જતું રહે અતિવ્યાપ્તિ થાય તે દૂર કરવા પ્રેરણાત્મક આવો શબ્દ મુકાયો છે જો પ્રેરણાત્મક અર્થ તે ધર્મ છે આવું લક્ષણ કરવામાં આવે તો અનિષ્ટ ફળ દ્વારા અનર્થરૂપ શ્યેનમાં શ્યેનયાગ આદિ અભિચાર કર્મમાં લક્ષણ જતું રહે એ પ્રેરણાત્મક છે નોંધના કરી છે વેદમાં બતાવ્યું છે પણ તો એ કઈ ધર્મ ન કહેવાય કર્તવ્ય કર્તવ્ય છે બધું તો પણ તો ધર્મ ન કહેવાય અર્થ નથી એનાથી કઈ નું દુઃખ પ્રાપ્ત થાય સારો અર્થ કઈ પ્રાપ્ત થતો નથી જો પ્રેરણાત્મક અર્થ તે ધર્મ છે આવું લક્ષણ કરવામાં આવે તો અનિષ્ટ ફળ દ્વારા અનર્થરૂપ શિયનયાગ આદિ અભિચાર કર્મમાં લક્ષણ જતું રહે એને અર્થ કીધો અર્થ અનર્થ કીધો અર્થ નથી એટલે અર્થ બાદ આવે તેમાં અતિવ્યાપ્તિ થાય તે દૂર કરવા અર્થ આવો શબ્દ રાખ્યો છે જોકે શિયનયાગનું ફળ શત્રુવધ છે નરક નથી છતાં તે વધ દ્વારા નરકનું કારણ બને છે માટે શયનયાગ અર્થ નથી પણ અનર્થ છે આથી અન્ય સ્મૃતિમાં કહ્યું છે કે અર્થ એટલે હિત પ્રેરણા કરનારો હોય અને કંઈક હિત કરનારો હોય અર્થ એટલે હિત આથી અન્ય સ્મૃતિમાં કહ્યું છે કે યમાર્યા ક્રિયમાણમ હિ સ્વવંત્ય તુવંત્યન તુવંત્ય યાગ આગમ વેદિન સ ધર્મો યમ ચ નિંદંતી તમ અધર્મમ પ્રચક્ષતે વેદને જાણનારા આર્ય સજ્જન પુરુષો જે કર્તવ્ય કાર્યની પ્રશંસા કરે છે તે ધર્મ છે એને બહુ સારું કામ કર્યું એવી પ્રશંસા કરે તો એ ધર્મ કહેવાય કોણ સત્પુરુષ સારા માણસો હોય એમ કે સારું કામ કર્યું બધા માણસો કહી દે સારું કામ કર્યું તો એ ધર્મ ન સજ્જન પુરુષો આર્ય પુરુષો જે કર્તવ્ય કાર્યની પ્રશંસા કરે છે તે ધર્મ છે અને જેની નિંદા કરે છે તે અધર્મ છે તમે કોઈને હેરાન કર્યો હોય તો એ તમારા મિત્ર તો એમ કેમ કે સારું કર્યું તમે એ મને હોતે નડતો હતો એટલે કોણ વખાણે તો સારો ધર્મ કેવાય સજન સારા માણસો હોય ને એ વખાણે તો એને ધર્મ કેવાય એમાં આર્યાસ્તુ બનતી આગમ વેદી ભી પછી આપણે માનેલા આર્યા નહી આપણે માન્યા હોય આર્યા જેને તો એ તો સ્તુવંતી જ ને આપણને તો સ્તુવંત સ્તવન જ કરે ને કે ઓહો ખરું કામ કર્યું મારે જ નહોતા તો એને તમે કરી દીધું એ મને નડતો હતો બહુ કેદુ નો બહુ ડા પણ ખોટે ખોટું કરી રાખતો હતો હા એટલે તમે બહુ હરકું કરી દીધું તો એ એમ નહીં આગમ વેદી આર્યા એમ સ્તુવંતી ડાયા માણસો સજ્જન માણસો હારા માણસો જેનું વખાણ કરતા હોય એવો આચાર હોય અંતરમાં જાણો શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે અને નિંદનથી નિંદા કરતા હોય એને અધર્મ જાણો એમ પણ ઘણી વખત તો સારા માણસોની હોતે નિંદા કરતા હોય સારું કામ હોય એની નિંદા કરતા હોય કોક એટલે આર્ય પુરુષો જેની નિંદા કરતા હોય સારા માણસો સજ્જન માણસો જેની નિંદા કરતા હોય લબાડિયા નિંદા કરતા હોય ત્યારે કંઈ એનાથી અધર્મ નથી થઈ જતો પણ આર્ય માણસો જેની નિંદા કરતા હોય તો એને અધર્મ સારા માણસો નિંદા કરે શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે વેદ પ્રણિહિતો ધર્મો ય ધર્મસ તદ વિપર્યય યધર્મસ તદ વિપર્યય યધર્મસ તદ વિપર્યય યધર્મસ તદ વિપર્યય વેદોએ જે કર્મોનું વિધાન કર્યું છે તે ધર્મ છે અને જેનો નિષેધ કર્યો છે તે અધર્મ છે મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે શ્રુતિ સ્મૃત્યુદિતમ ધર્મમ અનુતિષ્ઠન હિ માનવ ઇહ કીર્તિમવાપનોતિ પ્રેત્યચાનુત્તમમ સુખમ શ્રુતિ અને સ્મૃતિએ કહેલા ધર્મનું પાલન કરનારો મનુષ્ય આલોકમાં કીર્તિને પામે છે અને મૃત્યુ પછી સર્વોત્તમ સુખને પામે છે સદાચાર આવો વિસર્ગ કરવામાં ન આવે અને સદાચાર ધર્મ સદાચાર શબ્દને શ્રુતિ સ્મૃતિની સાથે જોડી દેવામાં આવે તો સદાચાર શ્રુતિ અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો આવું વાક્ય બને તે પણ યોગ્ય જ છે કારણ કે શ્રુતિ સ્મૃતિ અને સદાચાર આ ત્રણ પ્રકારનું ધર્મલક્ષણ છે મત્સ્યપુરાણમાં પણ કહ્યું છે કે સાધુનામ સમયશ્ચાપી પ્રમાણમ વેદ વેદવત ભવેત સમય એટલે સાધુનામ સમયશ્ચાપી પ્રમાણમ વેદવત ભવેત એટલે હું સાધુનો સમય એટલે કાળ નિર્ણય સાધુએ જે નિર્ણય આપ્યો હોય એ વેદ જેટલો પ્રમાણિત ગણાય સાધા સાત કે સત્પુરુષે જે નિર્ણય આપ્યો હોય એ વેદ જેટલો પ્રમાણિત કહેવાય વેદની રૂચા જેટલો પ્રમાણિત કહેવાય કારણ કે એનો આચાર્ય ધર્મ છે ને સદાચાર સતામાચાર આધારમાં એ વેદવત પ્રમાણે પ્રમાણિત પ્રમાણે સાધુનામ સમયશ્ચાપી પ્રમાણમ વેદવત ભવેત સાધુ પુરુષોનો સદાચાર પણ વેદોની જેમ જ પ્રમાણરૂપ છે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે સદાચાર સ્મૃતિ વેદા સાધુનો કેવો સદાચાર વેદવત પ્રમાણ અલૌકિક અવિકિત આ બે વિશેષણ એનો હોવા જોઈએ એક તો અલૌકિક હોવો જોઈએ ભગવાન સંબંધી હોવો જોઈએ અલૌકિક એટલે ભગવાન સંબંધી ભગવાનની ભક્તિ સંબંધી હોય કે ભગવાનને રાજી કરવા સંબંધી હોય એવો જે આચાર અને અવિગિત નિંદિત ન હોવો જોઈએ એમાં કોઈને પીડા ન થતી હોવી જોઈએ મોક્ષ ધર્મમાં કહ્યું છે કે સદાચાર સ્મૃતિ વેદાસ ત્રિવિધમ ધર્મ લક્ષણમ શ્રુતિ સ્મૃતિ અને સદાચાર આ ત્રણ પ્રકારનું ધર્મ લક્ષણ છે ધર્મમાં ત્રણેય વાના જોવાના સ્મૃતિ અને સ્મૃતિ એનો ક્યાંય વિરોધ ન હોવો જોઈએ અને પાછો સદાચાર હોવો જોઈએ શ્રુતિ અને સ્મૃતિ એનો વિરોધ ન હોય પણ સદાચાર ન હોય તો એને ધર્મ નથી તે શિષ્ટાચારરૂપ સદાચારનું તો આગળ શ્લોક નંબર આઠમાં નિરૂપણ થઈ ચૂક્યું છે મિતાક્ષરામાં ધર્મ છ પ્રકારનો કહ્યો છે વર્ણાશ્રમ ધર્મ વર્ણધર્મ આશ્રમ ધર્મ વર્ણાશ્રમ ધર્મ ગુણધર્મ નિમિત્ત ધર્મ અને સાધારણ ધર્મ તેમાં બ્રાહ્મણે સુરા અને મદ્ય કાયમ માટે તજી દેવા આ વર્ણધર્મ છે અગ્નિ માટે ઈંધણની સેવા કરવી અને ભિક્ષા માગવી એ આશ્રમ ધર્મ છે બ્રાહ્મણે ખાખરાનો દંડ રાખવો તે વર્ણાશ્રમ ધર્મ છે શાસ્ત્ર પદ્ધતિથી રાજ્યાસન પર જેનો અભિષેક કર્યો હોય આવા રાજાએ પ્રજાનું પાલન કરવું તે ગુણધર્મ છે અર્થાત તે ગુણ છે અને મેળવવો ફરજિયાત છે કહેલું ન કરવું અને નિષિદ્ધ કાર્ય કરવું તે દોષ નિમિત્તે કરાતું પ્રાયશ્ચિત નિમિત્ત ધર્મ છે અથવા આવી રીતે અર્થ કરવો શ્રુતિ સ્મૃતિ પ્રતિ પ્રતિપાદિત સદાચાર ધર્મો જ્ઞેય મુમુક્ષુભિહિ તેમાં સદાચાર એ ધર્મ છે એટલું જ કહે તો સાધુ પુરુષોનું સામાન્ય આચરણ દેહી ક્રિયામાં પણ ધર્મલક્ષણ અતિવ્યાપ્તિ થાય માટે શ્રુતિ સ્મૃતિ પ્રેરિત પ્રતિપાદિત પ્રેરિતતા હોવી જોઈએ અને ખાલી શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદિત ધર્મ એમ કહે તો શિયનયાગાદીમાં જે હિંસા કાર્ય છે પરિણામે નરક પ્રાપ્તિનું પણ કારણ બને તેમાં ધર્મલક્ષણ ચાલ્યું જશે માટે સદાચાર એવું લખ્યું સત્પુરુષો દ્વારા આચરિત હોવું જોઈએ તેથી તેમાં અતિવ્યાપ્તિ દૂર થશે માટે અલૌકિક અવિગિત સદાચાર એ ધર્મનું શુદ્ધ સ્વરૂપ છે અને તે શ્રુતિતુલ્ય છે તેમના કરતા પણ મુમુક્ષુને માટે વિશેષ છે સ્વામી મહારાજની જય